એટલે એક ડિસ્ચાર્જ થતું જાય બીજું ચાર્જ થતું હોય પણ ક્યારેક ધ્યાન ફોડ્યા ત્યાં એટલે હેતુ શું જો કદી આમ જ હોય અને આમાં પૈસા હારા કમાયા હોય તો એને ભોગવવા માટે પાછો વધવો જોઈએ ને તો બસો વર્ષ નું એક્સટેન્શન માગી લો કે સંપૂર્ણ સ્વતંત્ર થવું દુઃખો દુઃખોથી મુક્ત થવું આ જે દુઃખો સંસારી દુઃખો છે ને તે અડે નહીં એવા સ્વતંત્ર થઈ જવું જોઈએ શું કહે એ હિન્દુસ્તાનના મનુષ્યનો દેહ હોવો જોઈએ શું કે સાધુ થઈ જવાનું એના માટે સાધુ થઈ જવાનું ના સાધુ થઈ રહ્યા એ સાધુ કોણ નામ સીધો થયો નામ સાધુ મય આડો હરે શું સાધુ કેમ કે એટલે મનુષ્ય સંસારી મનુષ્ય પણ જો સીધા થઈ સાધુ જ છે સીધા થવાનું કામ છે સાધુ સાધુ ને વાઘરાય ભાઈ અત્યારે વાંકા ક્યાં છીએ અત્યારે વાંકા કઈ જગ્યાએ છીએ સમજાવો વાંકા કાકા કઈ જગ્યાએ અમારી ભૂલ ઘરમાં મતભેદ પડે છે કોઈ વાત પડે ભીતને મતભેદ જીત જોડ પડે ખરો ભીતને તમે અથડી ગયા કોઈ વખત કે બાયણાનું તો કે મતભેદ પડે બાયણા જોડે બાણું એમ જાણો છો આ દુનિયામાં જે અથડાય છે બધી નિર્જીવ વસ્તુ હોય છે શું કહ્યું અથડાય છે એ જીવન ના થાય શું કહ્યું જીવન રચલાય નિર્જીવ વસ્તુ એટલે તમારે જીત જેવું તરત સમજી લેવાનું એટલે ડખો બખો નહીં કરવાનો આમ આમ કહ્યું પછી કઈ કાઢો ચાપ કાઢો બની ગઈ હમણાં એક છોકરું દેખાડ મારે એ લોહી નીકળે છોકરા પર શું કરો ગુસ્સો કરો શું કહે અને તમે જતા હોય અને ડુંગર પછી કાકરો પડ્યો તે વાગે લોહી નીકળે પછી શું કરો ગુસ્સો કરો કામ પેલો લિંગો બધી કરે છે પછી એમ છોકરો પસ્તાર થાય કે આ કઈ છે આ કઈ છે પસ્તાય ને પસ્તાય તો કર્યું કોણે આ ડુંગર શું પડ્યો શું કર્યું તમે સમજ પડે ને એટલે આપણે દુનિયા જો સમજો મારી પર આવો થોડો ઘર આવો બે ચાર બે ચાર આવો ચિંતા ના થાય એવું તમે કરી આપો પછી કોઈ દર ચિંતા વળી શું ના થાય અને સંસારમાં સારી રીતે રોજ લાઈ જોડે ફરો નિરા અને છોકરીઓ પહેણાવો પછી વાઈફે પૂછે કેવું પડે કેવા ડાયા કરી આવ્યા મારા ધણી ડાયા કરી આવ્યા પછી બીજા નામ બતાડો આ તો ઘરના ઘરના વાંકો બીજે ક્યાં વાંકું છે દેખાડો બીજું બધું ક્યાં વાંકું છે ખરાબ છે નહીં તમે ખરાબ કેમ નહીં દેખાય ખરાબ કોઈ છે નહીં ખરાબ કેમ દેખાય તમે વાંકા છો આડા છો આડે તો ભાગી ગઈ છે માર ખાઈ થઈને લોકો આડે તો મારી મારી કઈ નાખે પણ બીજી બધી વાંકાઈ ના જાય ને અને મારી તો આડી અનંત તમે લોકો મારી મારી મારી કાઢી નોમે જાય આડો એને તમે કહો અસર કરે શું તો ભાઈ કરેક્ટ છે શું કહ્યું એ આડી બોલે છે કોણ બોલે તમે કશું કાર્ય કરેલું ખરું એમ જિંદગીમાં બધા બહુ રીતના કાર્ય કર્યા બધા બહુ બહુ રીતે એના કાર્ય કર્યા તમે કઈ રીતનું પૂછો છો તમે કઈ રીતનું કાર્ય પૂછો છો ઘણા કર્યા કાર્ય સવાર માં ઉઠીને શું શું કરો છો પેલા બીજું કોણ કરે હા તે સમજાવું એક માણસ એક ભાઈ હતા તે પદ્માસન વાળીને ધ્યાન કરતા હતા અને પ્રાણાયામ કરીને ધ્યાન કરતા હતા ત્યારે હું ગયો ત્યારે એક મને મેં કહ્યું કે કેટલો કેટલા વખત કરો છો ત્યારે પંદર મિનિટ એટલે ચાર વખત કરું છું કે છે તમે ચાર વખત કર્યું મેં પૂછ્યું નતું એમ સાથે ચાર વખત કે છે તમે તેમ કેમ ચાર વખત કર્યું તમે તેમ પેલો બે જ વખત કરે છે સમજી ગયો આ છે પાસે ક્યાં આ કેવા લીકેજ વાળા છે સમજી ગયો પછી બે ત્રણ દાડા સુધી એવું એવું કરતા હતા ચોથો દાખલો તારે મેં કહું કેમ આ ધ્યાન કરતા નથી તો મને બોલ્યા નહીં આવો જવાબ આપ્યો હા એ શું જવાબ આપે છે આમ જે કે મારે શું સમજી જવું છે દુખે પેલો પદ્માસન વાળી દુખે તમારે ધ્યાન કરવા તેમાં પગ જોડે આપણે શું લેવા દે તમને એ હાર આવે તો થાય ત્યાં ભાઈ તો તો પગ ત્યાં ત્યાં કરી છે કે તો પગ બધું હારા હતા આ હારું હતું બધું આ હારું હતું કેટલી ચીજો હારી હોય તો કાર્ય કરું તારી શું આમાં પગ હારા હોય તો જ થાય ને અને તમે જે કાર્ય કરો તે આમ શરીર સારું હોય તાવ ના હોય કાર્ય કરી શકો તો એ કોણ કરે છે તાવ નથી હારો તાવ નથી માટે બીજા આપણે એવિડન્સ ભેગા જ નહીં કરે છે તમે કોણ તમે શું કર્યું ફોરેન ડાક્ટર બધા ભેગા થયા સંદાસ જવાની શક્તિ ખરી તમારામાં ઊંચા નીચે થવા પડે જયારે અટકશે ત્યારે ખબર પડશે કે તમારે બીજાની હેલ્પ લઈ તમારા વર્લ્ડમાં કોઈને સંદાસ જવાની શક્તિ નહીં ના શું જોઈને ઇગોઇઝમ કરે છે લોકો પ્રશ્ન એ નથી માવીને નથી મને નથી તમને હોય તો ભગવાન જાણે ના સમજવું તો પણ ભાવ ભાઈ આથી વાત સમજવાની છે તમારા તો કબૂલ કરે તો સમજો મારે ઠોકી બેહાડવાની નથી વાત તો સમજણી એટલે આ ઇગોઇઝમ છે બધું શું છે હા તમે પુરસાદ કરો છો આ બધું પ્રાર છે જે જે બધું ભેગું થઈને થાય એમનો પ્રાર બધા સહયોગોના મિલનથી કઈ કાર્ય થાય એમનો પ્રાર સમજ ને કોઈ માણસ કહે હું ચા ચામાં હું મેકર છું કે છે તો આપણે કહે કે લે ભાઈ આ ચા દૂધ પાણી ત્યાં પણ ખાણ હોવું જશે તમે ફક્ત એ બધું હોય ત્યારે પછી એમાં શું તું મેક જ એ બધું હોય તો ચાર થઈ જાય સમજાય પડે ને આ તમે એટલે આ બધા સજોગો ભેગા થઈને કાર્ય કરે અને પોતે કે શું કરું છું આ તમે ક્યાં આગળ પુરસાદ કરો છો એ તમારે જાણવું છે જાણવું છે સુરતમાં એક એક તારા મિત્ર હોય એને ચાર રૂમ હોય અને ત્યાં આગળ સાડા અગિયાર વાગે તમે પાંચ છ જણ ટ્રેન ગયા ત્યાં આગળ સાડા અગિયાર વાગે તો ઉતરવા માટે તમે એને બોલાવો ચંદુલાલ બારણું કરો તો તમને કહે છે કોણ છો ત્યાં હું મહાદેવી એટલે ત્યાં તું ઘરે પછી એ ભાઈ શું કે ચંદુલાલ તમે બધાને તમે બધા પાંચ જણને એ શું કહે આવો પધારો સુંદર બેસાડે સોફા સેટ ઉપર કે ગમે જે એમના ખુશ હોય તેને બેસાડે પણ મય મનમાં થાય કે અત્યારે કઈ છું આ કેમ અત્યારે <laughs> આ પેલું બોલાયા કર્યા ને એ બધું પ્રારંભ કારણ કે તમારે સંજોગો બધા માથું સારું હતું ભાડું સારું હતું વાંચો હારે હતી તો ને પણ આ આ પુરસાદ અત્યારે કઈ ઠીક અરે હું આયા છે છોડવાના છે માટે તો પહોંચ્યો થઈ જાય ને સમજે ને તો હું એને કહું કે મારે શું કરવું જોઈએ તો હું કહું કે હે કૃષ્ણ ભગવાન તમે તેને માનતો હોય તેને કે હું તમારી માફી માગું છું આવું મેં ભાવ કર્યો આ ભાઈને માટે શું એ મારી ભૂલ થઈ અને સંજોગોના દબાણ છે એવું થઈ ગયું પણ હું સારી રીતે રાખવાની મારી ઈચ્છા છે શું કહ્યું જાઓ સુધી રહેતો હવે પછી પાછા પેલા લોકોને શું કે આ ખાનદાનમાં આવે ને ચંદુલા તો આપી આપી આપી આપી કે શું કે આપી આપી નથી આપી હતી ચા સમજાવી છોડે ને પાછું મેં આવું વિચાર જતા કઈ દિવસ પાછું આવે કે આટલી આટલી ચા તારે એ લોકો છે કે અત્યારે ચંદ્ર ચા બાર હવા જોડે ચંદ્ર અત્યારે ક્યાં ખીચડી કઢી બનાવો એટલે મેં બે ના વાર કરી આ બધો પુરસાદ ઊંધો પુરસાદ ચાલી રહ્યો છે અને છતાં પુરસાદમાં આવો એવું સમજાવવા માંગુ છું શું કરું તમે કહો સમજવું પડે ના સમજવું પડે ત્રાસ પુરસાદ પુરસાદ ને ત્રાસ માણસો કોઈ ગાળો પડતો હોય તે વખત તમે ઉગ્ર થઈને એને બોલવા મળો તમે શું કર્યું પુરસાદ પુરસાદ તો તેનું નામ કહેવાય કે તમે ક્ષમતા રાખો શું કહ્યું ના કહેવાય એટલે પુરસાદને સમજવું પડે ના સમજવું આ પહેલો પુરુષાર્થ ભ્રાંતિ નો પુરુષાર્થ અને બીજો પુરુષાર્થ તો હું તમને પ્રકૃતિ અને પુરુષ જુદા પાડી આપું ત્યાર પછી પુરુષ થયા પછી પુરુષાર્થ પુરુષોત્તમ બનાવે ભગવાન બનાવે શું કરું કે જેને થવું એટલે આવજે મારી પાસે અને ફી બી હોતી નથી આ તો ડેરાસને માટે એને ઠાકોર પૈસા આપે માની ફી અને ચાર ને અને પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ થાય છે કહે અહીં તો હોય ને આ અમૂલ્ય નહીં વેચાતી એક ફક્ત આપણા દેશમાં થતે આવવા જવાનું ભાડું નાડું બધું અમારું પ્લેનમાં જઈએ આવીએ બધું બહાર ઘરનું એમને એમના ઘરનું મારા સમજ એ ફક્ત અહીંના બેલેન્સ અમને પોહાયું નહોતું એટલે પછી એમને એમ કહ્યું મારી જો શર્ટ કરો એગ્રીમેન્ટ કરો મારે કે છે દર સારું હું તમને અહીં ખર્ચો મોકલી આપણે આવો અહીંયા આગળ એટલે મેં સર્ચ કરી દસ પચાસ હજાર મોકલી આપે અમે આવીએ છીએ અને કહે છે અમારા આપણા ઇન્ડિયનોનું આપણા લોકો કંઈક કરી આલું છે એટલે આ દરેક ગામમાં થયો અત્યારે આ ગ્રામ તો દરેક ગામમાં ત્યારે ઝઘેડા ઝઘેડા બધે માનસિયલ ટોરન્ટો બોરન્ટો બધે શું અને હજુ વાત પેલું સિસ્ટમ બિસ્ટમ બધે જ આવી એકવી સાહેબ આપણે મોટો મોટો તમે તો એક જ શહેરમાં પડી રહ્યો છો અને તમારે કમાવું પહેલો વધુ નથી મારે વધુ પણ આ મેં કહ્યું થોડું થોડું જાણવું પડશે મેં કહ્યું તમને લાગે છે કે આ જાણવું પડે એવી વસ્તુ છે હે કોઈ પણ ઈચ્છા થાય ભૂલી જવાય હે કોક વાર થાય પણ પાછી ભૂલી જવાય ભૂલી જવું એ છે પણ આપણે પાછું ધક્કો મારો તો ભાઈ જાબ આવે મને લાગે પડવા દે ને કે ચિંતા છે તે વખત મને મદદ કરવા આવતી નથી એ મદદ કરવા આવે માયા એ છેટી ઉભી ઉભી હત્યા કરે તમારા હજે તો કહેવાનું ચિંતા તો હજાર ડોલર જાય ને તે જાય મનમાં ચિંતા થાય પણ તે પાછા આવે થાય ને ચિંતા કરવાની હે પાછા ના ચિંતા કરે એક ખોટ તો ગઈ દોઢ લાખ દસ લાખ ગયા પછી ચિંતા બીજી ખોટ તમે કેટલી ખોટ કરો જ્ઞાની બે ખોટ ખાય અને જ્ઞાની એક જ ખોટ ખાય લબડે રખેલી એટલી આ પ્રાર્થના પુરસાદ ભેદ તમે સમજાઈ ગયો છે નહીં બધા સંજોગો ભેગા થઈને કાર્ય થાય બધું જગત આખું પ્રારંભમાં જ રમી રહ્યું છે પુરુષાર્થમાં તો ભુવાને નથી અને જગત આખું તો આને શું કહીએ આપણે કે આ હું કરું છું ક્યાં થઈ રહ્યું છે અત્યારે કે છે થઈ રહ્યું છે ઇટ હેપન એમ કે આપણે કશું પુરુષાર્થ ના કરીએ અને પ્રારબ્ધ ના આધારે બેસી રહીએ તો આ બધું થાય ખરું પ્રાર્થ એટલે કાર્ય કર્યા કરવું બેસી રહ્યો એમના પ્રારબ્ધ બેસી રહ્યો બેસી રહેવામાં પુરસાદ થાય બેસી રહી શકે નહીં કોઈ માણસ તમે કાલે કહ્યું હતા ચાર કલાક આજે કઈ બેસી રહેજો બેસી રહો એ ઉઠા ઉઠ કેટલા કરી આવો બેસી રહેવું તો મોટા મોટો પુરસાદ કહેવાય ખબર પડે કઈ બેસી રહેવાથી લાખ રૂપિયા મળવાના છે તો ચાર કલાક બેસી રહે પ્રારંભ કામ કરવાનું હોય આચાર માટે બે અરજી આપી ને કે ગમે તે પચાસ વર્ષ ગમે તે આ ફટાકો થઈને ફટાકડા ફૂટી જશે અને જો ચેત્યા નહીં તો નુકસાન થશે હું તમને કહી છૂટું બાકી બીજું મત તો ભાઈ આ ફટાકડો ચાલ્યો છે છોતેર વધી તો કઈ કઈ હશે કઈ કારણ ચાલ્યો ચાલ્યો કાલે ફૂટી જાય ધોધ પડે છે પાણીના પરપટા થાય છે કે ધોધ પડે ત્યારે કેવા હાફ રાઉન્ડ હોય છે કેટલાક બે મિનિટ ટકે કેટલાક ત્રણ મિનિટ ટકે કેટલાક હા એ છ ફૂટ સુધી જાય પછી ફૂટે તરત ફૂટી જાય પરપટા બનાવનાર કોણ છે તમને દેખાય કોઈ ત્યારે કોઈ દેખાતો પરપટા પણ એક્ઝેક્ટલી કોઈ થતા છે કે એમાં ગુજુક થતી આ પ્રમાણે એક્ઝેક્ટલી થતા છે ગુજુક આપણા લોકો આ પ્રમાણે કરી શકે ને એટલું સરસ છે ને તો કોણ એનો નીકળે કોણ નો બડી ઇઝ ક્રિએટર શું કહ્યું god is creator is correct by Christian view point Indian Indian viewpoint, Muslim viewpoint, not by fact, Vastic no question. Because scientific circumstantial evidence, સરકમ થઈ ગયું છે આ વિજ્ઞાન શું છતાં લોકોને તો આપણે એમ જ કેવું ગોડ ઇઝ ક્રિએટર કારણ કે રિલેટિવ વ્યૂપોઈન્ટ કરેક્ટ જ ક્રિએટર છે રિલેટિવ વ્યૂપોઈન્ટથી એવું જો ના કહીએ નહીં તો આ લોકો સ્ટોર લૂંટી લે આ તો વિચારક માણસને જે ચોરી નહીં કરેલા સ્ટોર ખુલ્લો હોય કોઈ સતવાડે નહીં એવા તેવા માણસ માટે આ સાચી વાત કહેવાની જરૂર છે વાસ્તવિક બાકી બધે વાસ્તવિક કહેવાય નહીં પ્રશ્ન છે પ્રાર્થ પ્રશ્ન કોનો છે બાહુબલી બાહુબલી થોડું સમજાયું ને આ પ્રશ્ન પ્રાર્થના કહ્યું તે થોડું જેમાં સંજોગો ભેગા થઈને કાર્ય કરે ત્યાં ડોલર હોય આપણું મગજ ચાલતું હોય હિંમત ચાલતી હોય બધું ભેગું મકાન લઈએ એમાં તમે શું પુરસાદ કરો પુરસાદ તો એમ કશી કોઈ બીજી વસ્તુની જરૂરિયાત ના આવે શું પોતાના પોતાનું ડિસિઝન જ હોય પુરસાદ એટલે આપણે કોઈ તમને અપમાન કરતું હોય તે ઘડી તમે જો ક્ષમતા રાખો એ પુરુષાર્થ કહેવાય શું કહેવાય અગર ખોટ જાય તો જરા શાંતિ રાખો અને સંતોષ રાખો તે પુરુષાર્થ બાકી અબજો અધિપતિ હોય ને તેના જોડા હારી જાય ને તે આપણે ત્યાં જઈએ તારે જોડા રીકવાણ કરતો આપણે શું કે મારા જોડા કોક લઈ ગયો એટલે મારું ના બોલાય રીકવાણ કરાતી છે એની બહુ કોણ કરે કરે ના કરે ખાલી તેમને જોડા લઈ કોણ ના કરાય કોણ તો ફક્ત એ જ નાની મની છોકરી હોય ને પાણી આડી હોય તે જમાઈ પૂરતી જ કોણ કરાય બાકી આ દુનિયામાં કોણ કરવા જેવી ચીજ જ નથી ઘર જતું રે ઘર ભરી જાય તો કોણ કરવા જેવું નથી કોણ કે સુરત પાછા આવે ખરા પછી પૂછવા જેવું લાગે છે જેમાં આ બધી વસ્તુઓ ભેગી થઈને કાર્ય થાય એ બધું પ્રારંભ છે અને જેમાં પોતાનો સ્વતંત્ર અભિપ્રાય છે એ પુરુષાર્થ છે શું છે ખાતી વખતે કઢી ખારી થઈ હોય તો ખારી ન કેવું એ પુરુષાર્થ છે શું કહ્યું ખારી લાગે છે તો કેવું નહીં કે કોઈક દાવ તો એમની ભૂલ થાય કોઈક દાવ આપણી ભૂલ થાય એ ન કેવું એ પુરુષાર્થ છે અને કહો એ પોશાક કે આપણે એ પોશાક ફળ ચાલતું મળે છે લ્યો કોક દાડો થયું તેમાં તો હમણાં તમારે ભૂલે નહીં થતી હોય આ બધું સાંભળવું એના કરતા ડાયા થઈ જવું શું તમને વાત ગમે થોડી ગઈ તમને બરોબર ના ગમ્યું ને તમારી સુરત ની ડિસ્ટ્રિક્ટ ની હા તો બીજી ડિસ્ટ્રિક્ટ ના હોય બધા સરળ થાય ડિસ્ટ્રિક્ટ એટલે સરળ કહેવાય પ્રજા શું અને સારા કામના માટે લાયક કારણ કે બધું એ થઈ ગયું નહીં ફ્રીજમાં મૂકી અને ગંઠે ગયેલી નો ને ગંઠે ગયેલું શાક ચડે ને સંચોરો નાખે તો ચડી જાય એમાં ખારો સંચોરો નાખે તો ચડી જાય ગંઠેલા રસ્તા એટલે ના છે એમ પૂછે છે કે મૂળ ક્યાંના છે દાદા એ પરિચય જરા દાદા ક્યાંના છે શું કરે છે એ બધો પરિચય જરા દાદા આ સ્થિતિ કઈ રીતે પહોંચ્યા એમ પૂછે છે આ સ્થિતિ પહોંચ્યો ને કે તમારા સુરતના સ્ટેશન પર બેઠો હતો તે બાંકડે બેઠો હતો અને ત્યાંથી સોનગઢ થી ગાડી આવી તેમાંથી ઉતર્યો હું પાંચ છ વાગ્યા ગાડી આવે ને તેમાંથી ઉતરીને નીચે બેઠો અને બાંકડે આ જ્ઞાન પ્રગટ થઈ તે એક આટલા કલાકમાં તો હું અહંકારી હતો જરા જરાક નામ દીધું હોય ને તો ફેન મળી દેવું ફેન થી કેવી મળું કે પાંચ ચાર સાત જીભ ભરી જાય છે એટલે જીતથી જ એનું મન બળી જાય અને પછી આ પરિવર્તન આવી ગયું એકદમ એટલે આ લોક કહે છે તમે શું કર્યું કે છે તમે કેવી રીતે કર્યું નતું શીખવા શીખાય એવું નથી ધીસ ઇઝ બટ નેચર એકદમ જ મારી હું માનેલું નહીં ગયું છે થોડુંક પ્રગતિ થશે એવું માને જો જબુક્યું જ્ઞાન એટલે વલની અજાયબી છે આખું વલનું કલ્યાણ કરવા માફી આ જ્ઞાન જન્મ પામ્યું છે બધા ધર્મોનું કલ્યાણ કરવા માટે બધા ધર્મો અપસેટ થઈ ગયા છે આમ હતા પેલા પેલા આમ હતા અપસેટ થઈ આમ થયા હવે ફરી હું અપસેટ કરું છું એટલે મૂળ થગાય આવે બે અપસેટ થવાથી મૂળ આવી જાય ને લોકો મને કે અપસેટ શું આ કરે અમુક કરવા સ્ત્રીઓ ગમે એટલી હોય તો મને વિચાર ના આવે કીર્તિ ના જોઈએ માન ના જોઈએ કોઈ ચીજની ભીખ ના હોય અમારે કોઈ ચીજની માં એ કોઈ ચીજ નથી જેની અમને ભીખ હોય સમજ ને બાકી માની ભીખ કીર્તિની ભીખ આ જગત ભીખારૂપ છે શું છે તેના પદ ભલે નહીં જ્યાં સુધી ભીખ છે ત્યાં સુધી આ જે પદ મળી છે એ પદ હોઈ શકે નહીં આ દેહનો માલિક રહ્યો નથી એક ક્ષણ વારે છવ્વીસ વર્ષ છે માલિક નહીં તેને ટાઈટલ નહીં પાડોશી કરીએ આ મનનો માલિક નથી આ વાણી પણ બસ જોઈએ રાણી પણ બોલો તમને શું લાગે જે લાગે કહો ને કે પાસ ના પાસ નથી કરવા આપડે જાણવું છે આપડે કે માં શું છે જે આ કોણ બોલે છે દાદા દાદા બોલે છે વાત તમને દેખાય છે એવું લોકોને દેખાય છે એવી તો પછી આ હું અહીં આ એવું જ બોલે છે હું જેવું બોલેલો ને એવું એવું બોલે છે એમજેડ તો દાદા બે જણ ના બે જણ આ બસે હોય કે આ કોણ બોલે છે કહો તમે ખરેખર તમે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ છે તેમાંથી આવું ઉતરે એના પછી પછી આગળ પણ આ ઓરિજિનલ ટેપ રેકર્ડ પાવી જોઈએ સાયન્ટિસ્ટ કે એમને સમજાતી નહીં તમારી પણ ઓરિજિનલ ટેપ રેકર્ડ પણ તમે તો અહંકાર હું બોલ્યો ની બોલલા કે છે ઓહો મી વાળા આયા ઠંડા જેવાની વ્યક્તિ ને પૂજાકૂદ કરે છે ભબેડ્યા જતો કરો મી બોલલા એટલે હા ઓરિજિનલ ટેટર બોલે છે એટલે આ માલકી યુગની વાણી છે એટલે પોઈઝનસ ના પડાય શું કહ્યું તમે સમજો ને જે માલકી જેટલા પ્રમાણ માલકી ને એટલા પ્રમાણ છે હોય પોઈઝન હોય અહંકારનું પોઈઝન હોય શું કહે અને તમે બોલો છો તે પણ તમે ક્યાં સુધી તમે અહંકાર જાય ને ત્યાં સુધી એવું બોલાય જ નહીં ને સમજો ને આ શોધખોળ મારી ટેપ રેકર્ડ છે નવી શોધખોળ છે આ વિજ્ઞાન આખો નવું શોધખોળ છે મૌલિક છે કેવું છે અને સિદ્ધાંત વીસ વર્ષથી એક શબ્દ પણ વિરોધી વાત ના અને હેલ્પફુલ જ થાય અને ચિંતા થાય ને દાવો માડવાનું કહું છું કે જેવી તે વાત છે બે લાખ ડોલર દાવો મળતો જેવી તે વાત ગપુ તો નહીં ભાઈ તમે હવે ને કે શું લાભ ઉઠાઈ લેજો કયો આ તમને જાણ્યું કે દાદા પાસે કઈ જાણવું પડશે એવું લાગે છે ને તમને લાગે છે એટલે શું સિદ્ધિ છે ખબર પડ્યા પર શું ખબર પડે એમ શું સિદ્ધિ છે ખબર પડ્યા પર શું ખબર પડે એટલે પૂછ્યું સિદ્ધિ નહીં સિદ્ધિ એમાં હોય અમારમાં સિદ્ધિ ના સિદ્ધિ બાબા પણ સાધુ શું કરો અમારમાં સિદ્ધિ નથી અમારે સિદ્ધિદાર ભગવાન બનાવી દે બસ કરે ભગવાન ઉપરી કોઈ ના રહે એવું બનાવી દે ન બળી ઉપરી અને જો ઇન્ડિપેન્ડન્ટ થાવ જુઓ તો એનો સ્વાર્થ જુઓ અને વિધાઉટ એની ટેન્શન રહી શકશો કેવું સહી સાથી ટેન્શન મેં જોયું રહેવાના અહીં રાખી શાંત ડાઉન ટાઉન માં તમે લખીને આપો લખી આપો નવનીતભાઈ પૂછે છે કે સત્ય સાંઈ બાબા જ્ઞાની કહેવાય સત્ય સાંઈ બાબા જ્ઞાની કહેવાય ના એ જ્ઞાની તો હોય ને જ્ઞાની હોય શકે નહીં જ્ઞાની જ્ઞાનીઓ બે પ્રકારના જ્ઞાનીઓ એક જ્ઞાની કહેવાય તો બુદ્ધિમાં જ્ઞાની કહેવાય કેવું બુદ્ધિવાળા એટલે બુદ્ધિવાળા આપણે બધા વીસ હજાર છે બધા એક બે પણ સત્ય સાહેબ બાબા સારું છે કે લોકોને હેલ્પફુલ હોય છે શું કહ્યું એટલે જેને હેલ્પફુલ થયા હોય ત્યારે છોડવું નહીં જે કોઈને હેલ્પફુલ થયા હોય જરાય કંઈ આપણને શાંતિ રખાતા હશે એવું એડજસ્ટ થયું છોડવું નહીં ખબર ને એ સારું છે ખબર બીજું બધું જોવું નહીં પછી આપણે અને જ્ઞાની તો કોને કહેવાય ખરેખર જ્ઞાની રિયલી સ્પીકિંગ કે જે અજોડ હોય શું કહે જેને ઇગોઇઝમ માત્ર ના હોય જેને બુદ્ધિ બિલકુલ શાંત બુદ્ધિ ના હોય બુદ્ધિ ના હોય ત્યારે જ્ઞાન થતું ને અને આપણે બુદ્ધિશાળી લોકો બુદ્ધિ બુદ્ધિ બિલકુલ ખરાબ થઈ જાય ત્યારે જ્ઞાન કહેવાય એ વાત તમને કઈ સમજાઈ બુદ્ધિ ખરાબ થાય ત્યારે જ્ઞાની કહેવાય એ વાત સમજાઈ તમને બુદ્ધિ સહેજ ના હોય સહેજ સાયન્ટિસ્ટ માનતા નથી જ્યાં તમને એ રીતે વર્ત્યું નથી ત્યાં તે શી તમને જ્ઞાન હોય પણ બુદ્ધિ ના હોય બુદ્ધિ તો બિગિનિંગ હોય ને એન્ડ હોય અને બુદ્ધુ બધા કહું ઇગોઇઝમ હાથે હોય શું અને આ તો એક પૈ પણ તમારે હા એક પૈ અમારે કશું અમારી ગાડીઓમાં તમારી લોકોની ગાડીઓ ફરીએ અમારે કઈ મને ગાડીઓ તૈયાર આપે પણ બોલો બે વખત લોન ગાડી લાખ આપનારા તૈયાર થયા અમારે શું આખા બ્રહ્માંડ નું રાજ મને મળ્યું છે તેથી હું તારા સાડી કરી આખા બ્રહ્માંડ નું રાજ બીજા બધા ખોટું હતું ને જેને લાગે પડ્યું તે પડી જાય એટલે કશું નહીં શું કહ્યું એ તો સાહેબ બાબા વાળા આવ્યા હતા મને કહે આત્મજ્ઞાન આપો ના અપાય તમને લાગે પડ્યું છે ને તને યાદ આવે છે શાંતિ રહેશે ને ત્યાં છોડી નહીં આવે થોડું ઘણી શાંતિ રહેશે એટલે છે ને આ તો જયારે મોક્ષે જવું હોય તેને માટે છે આ સ્વતંત્ર થવું હોય સર્વ દુઃખોથી મુક્ત થવું હોય એને માટે આ બધાને માટે હોય ને પાંચ જણને વાત કરીએ દસ પાંચ જણ નીકળે શું કહે હિન્દુસ્તાન માલ તો ખરો ને એ દ્રષ્ટિ વાળો જનક રાજા જેવા થવાની ઈચ્છા હોય પણ જનક રાજા કરતા ઊંચી દશામાં આવી જાય વિદેશી કહેવાય કે ના કરવું જોઈએ પૂજા પાઠ માળા એ બધું માણસે કરવું જોઈએ કે ના કરવું જોઈએ એમાં આપનો શું અભિપ્રાય છે એવું છે ને તે બાગાયત ના કરતો હોય તેના ચોમાસાની ખેતી વેળી કરી છે બાગાયત કરતો હોય તેને પેલી જરૂર નથી તમે સમજો ને પણ એ કરવું જોઈએ દાદા ના કરતો હોય તેને કરવું જોઈએ ને તમે કશે ના કરવું જોઈએ એના એને શું થાય ફાયદો શું મળે કે ભાઈ અહીંથી લપસી ના પડે ઓછો લપસી પડે કેવું લપસી પડે નહીં પણ ઓછો લપસી પડે પડે તો ખરો કારણ કે તમારે પૂજા પાઠ કોઈ જગ્યાએ એકાગ્રતા રહેશે પૂજા પાઠ કહેવાય જેને ડિવેલ્યુશન થઈ એ રૂપિયા મૂક્યા શું એના કરતા ના કરે સારું ને તો પછી એના કરતા ના કરે સારું ને રમી રમવા જશે એના કરતા ગુજે રહે એટલા માટે સામાજિક બીજો તમે સામાજિક દૂષણો થી દૂર માટે જ આ તમે રહો એટલા માટે જ આ વસ્તુ છે આધ્યાત્મિક માર્ગે જવા માટે નથી અધ્યાત્મ માટે નહીં આ ફક્ત તમે અસામાજિક દૂર રહો અને તમે લપસી ના પડાય એટલા માટે છે આ ગોળ ગોળ ફરવાનું છે માઇલેજ ના કપાય મનમાં એક વાંચે છે ચાલીસ એક મહિને આપણે ગયા આગળ ના નથી રહેતું એનું શું કારણ એનું શું કારણ નથી વાગે કસ્ટમર આવે ત્યારે કે બેલ વાગે એટલે પૂજા કરતા હોય દીવા માળા કરતા હોય અને કોઈ ગ્રાહક આવે અને બેલ વાગે તો ત્યાંથી ચીજ જતું રહે બેલ વાગે બેલ બે લઈ લેવાનું આપણે આપણે પૂજા પાઠ કરીએ ને માલ આપી શકો મન જતું હોય તેમાં સબજ જાતે ના તો પછી હેલ્પ શું થાય તમને ત્યાં મન તમે જાતે દિલ પર એનો માલ આપી આવતા હોય તો વાત જુદી છે પણ તમે તો એમને એ બેલ એ તો બેલ વાગ્યો ગ્રાહક નો પણ બીજા બેલ બી માણસ ના વાગ્યા જ કરતા હોય છે તો ઘરાક નો બેલ વાગ્યો પણ બીજા બધા બેલ પણ માણસ ની અંદર વાગ્યા જ કરતા હોય છે હા બીજા જાત જાત ના દુકાન હોભળે ઓફિસ હોભળે ફળ હોભળે ભાઈબંધ હોભળે કોઈ જે વાત કરી તે હોભળે છોકરું આપણું હોભળે એનું કારણ શું કે મન લોસ થઈ ગયું છે ને લપટું પડી ગયું છે મન કેવું થઈ ગયું છે મન લપટું થઈ ગયેલું કે છે ત્યારે હું એને કહું ભાઈ મન લપટું નહીં થઈ ગયું આમ તો શું કહે ચિત્તે લપટું નહીં પડ્યું મને લપટું નહીં પડ્યું તું લપટો પડી ગયો મન તો ડિઝાઇન વાળું છે ચિત્તે ડિઝાઇન વાળું છે રપટું પડેલી નહીં એવું છે પણ તમે લપતા થઈ ગયા છો શું થયું હા તો તમે સમજ પાડું બેંકમાં ગયા ભાઈ તું બેંકમાં ગયો અને બે હજાર ડોલર એક એક રૂપિયા એક એક ડોલર રૂપિયા છૂટા આપ્યા તો તું ઘરમાં મળું ના ઘરમાં મળું તે કઈ રહેશે ને રહેશે તમારે લખતું પડ્યું નથી <laughs> તમે લખતા પડી ગયા તે કે એક ફટાફટ ગણાઈ જાય ને મુકાઈ જાય તેવી રીતે પેલામાં કેમ નથી આવતી ભક્તિ કરતા એક જ વાર કેમ નથી આવતી એમ કે આમાં થઈ જાય છે પણ એવું ભક્તિ કરતા કેમ એકાગ્રતા નથી આવતી ભક્તિ કરતી વખતે એવી એકાગ્રતા કેમ નથી આવતી પ્રેમ ત્યાં એકાગ્રતા જ્યાં હોય એ બાપી દેજો તમે કોઈ બાઈ જોડે કોઠોડા જોડે કે ત્યાં આગળ કઈ સાધાર ધ્યાન થઈ ગયો ને તો હા એક આગળ થાય ને ભગવાન પ્રેમ કેમ નહીં થતો લોકો છે કે ભગવાન નો પ્રેમી ઓળખાણ વાળો મળ્યો નથી એવો પ્યારી હોય ને એનો ઓળખાણ વાળો મળ્યો તો એની જોડે જઈએ તો આપણે ભગવાન નો પ્રેમ થઈ જાય વસંતભાઈ દાંતવાળા છે દાંતવા કઈ તમારા ખેતર નથી ને દાંતવા કઈ તમારા મિત્ર થાય ને દાંતવાળા છે જોડે ને તમે કયા ઘરના મલેકપોર મલેકપોર મલેકપોર મલેકપોર પલસાણા પાછળ પલસાણા કરાય ને હવે એ નિરંતર એમના વાઈફ અને છોકરા બધા નિરંતર મારી આજ્ઞા નિરંતર ટ્વેન્ટી ફોર વર્ષ આ સોળ વર્ષથી એક અડધો કલાકે આજ્ઞાબાદ થયા પૂછી ગયા તમે એમને કહ્યું એ માની લીધું કેવી રીતે આ ને એમણે માની લીધું ઉપરાંત કહ્યું છે કોઈ દુઃખ આવે કોઈ દુઃખ આવે મારી કોઈ દાવા મળે એમ કહ્યું જે દુઃખ આવે બોલ વરસી નથી આવી શું કહ્યું અને ઉડતા હું આવ્યો ત્યાં કશે આટલા જ ડોલર હતા કેટલા હતા પાંચ પાંચ અને આજ આજ મોટર ની ટેન્શન ઉમો છે એની પાસે થ્રી હંડ્રેડ રૂમ પાંચ ડોલર માં ક્યાં સુધી પડ્યા કારણ કે બાર બાર મહિને એક લાખ દોઢ લાખ રૂપિયા ખેતરમાં જઈને દાણા નાખ્યા છે ચણા ઘઉં તમે લણ લણ લણ કયા કરો છો પણ નાખતા નથી ખેતરમાં કશું લણ લણ કયા કરો તમને ખેતર ના નાખવું જોઈએ તમને કેમ લાગે બિયાવું લઈ રાખો ભૌતિક સુખ તો કહે જ નહી એની બાને મારી હોય કેવી અને બીજું આંતરિક સુખ સાચું સુખ ભાઈ ભાઈ કેવું સનાતન સુખ એક સેકન્ડ પણ જાય નહીં ધંધામાં આપનારા ડાઉન તો થયા જ કરે ધંધો એમનો માર્ગ ડાઉન થયા જ કરે શું પણ જેટલું આ ડુડાણ લડી લીધો જુવારનો અને ગેર લાઈન જુવાર લાઈન બધી રેતી ગઈ થોડી ઘણી પછી બિહાર માટે નારા દેવી પડે એ લોકો આપણા લોકો દિયા અને પછી કેસમાં એવું ઉગતું નહીં બાર ને દોઢ બે વર્ષ બે દિયાઓ ના સાગર આપલા વર્ષથી પાંચ છ વર્ષથી રાખે છે હું જોઉં છું મને પૂછેલું કઈ જગ્યાએ નાખો સારો પૈસા વપરાય મારો કઈ કહી દે કારણ મારે કશું જોઈતું નથી નહીં તો પૈસા ગટરમાં જાય ખરા કોઈ વખત મુંબઈ નું નાણું બધું ગટરમાં જ ચાલી ગંધાય ગટર કાંઈ પીન મોજ કરી ગટરમાં હેરી થોડું ઘણું આ પછી કરવું ના કહ્યું તારી મરજી નથી પણ છે કે સારો રસ્તો કયો કેવાય કયું સારું કેવાય ચાર પ્રકારનો દાન આપણે ત્યાં કોઈ માણસ આપણા ઇન્ડિયામાં કોઈ દુઃખી આવ્યો હોય ભૂખ્યો હોય તો એ કહે છે સાહેબ હું ભૂખ્યો છું તો ભાઈ જમ કે સારી રીતે જમાડવો એને જો બે કપડાં ના હોય તો બે કપડો આપણે આપવો શું ભલે ઉતરેલો પહેરતો ઉતરેલો પણ આપવો શું અને નવો પહેરતો હોય તો એકાદ ઠેપાળું લાયા હું ભૂખ્યા ના તમે કોઈ મરી ના જવાય ખબર ને એના દિલને ઠરે ને હવે આપણા લોકો શું કે છે અત્યારે હું તને ખવડાવીશ પછી વાંધે તું શું કરીશ એ તમારે નહીં જોવાનું વાંધે અત્યારે ચોવીસ કલાક જીવજે એને ફરી પાછ જીવાનો બળી આવે તમે તારે ફરજો બધા શું ભાઈ હવે કહીએ અહીંયા આગળ દવાખાના જવા કોઈ સગવાળો હોય એ તમે કહે કે ડાક્ટરો આટલો બધો એ લાવવાનું કે છે પણ મારી પૈસા નથી એટલે તમારે હોય તો તમારે શું કરવું જોઈએ પૈસા નહીં આપવા જોઈએ દવા એમની કઈ લાભ આવે પેલું આહાર દાન પેલું